એ હે આવો આવો વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા વેદાંત વાર્તા સાંભળે છે ઓહો અને મુંબઈમાં બેઠા બેઠા વિદુષી વાર્તા સાંભળે છે આવો આવો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ઉષા જયંત સંઘવીની આ વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને બધાને કહું છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બહાદુર ચકલી ઘણા વર્ષો પહેલાની આ વાત છે ભાઈ આફ્રિકાના જંગલમાં એક ચકલી રહેતી હતી કહેવાય ચકલી પણ આ ચકલીનું કદ સામાન્ય ચકલી કરતા વધારે હતું અને દેખાવે સુંદર એવી જ વળી નીડર પણ લાગે બહાદુર આ ચકલી બેને જંગલના એક ઘટાદાર વૃક્ષ ઉપર પોતાનો માળો બાંધ્યો હતો આ માળામાં ચકલી ઈંડા મૂકતી અને એ ઈંડા અવારનવાર જમીન પર પડ્યા હોય કે બચ્ચા આવ્યા હોય તો ઉપરથી નીચે પડીને મરી ગયા હોય આવું કેમ થતું તે ચકલીને સમજાતું નહીં બનતું એવું કે આ જંગલમાં એક હાથી રહેતો હતો આ હાથીભાઈ વળી સ્વભાવે તુંડ મિજાજી હતા એને એક ખરાબ ટેવ હતી એ જ્યારે નદીએ પાણી પીવા જાય ત્યારે ચકલીવાળા ઝાડ પાસેથી જ પસાર થાય અને ચકલીએ જે ઝાડ ઉપર માળો બાંધ્યો હોય એ જ ઝાડ પર પોતાની પીઠને થડ સાથે ઘસીને ખંજવાડે લો બોલો એટલા જોશથી ઘસતો પોતાનું શરીર કે વિશાળ વૃક્ષના ડાળખા અને પાંદડા હાલક ડોલક થઈ જતા ભાઈ અને ચકલીનો માળો હલતો જેથી ઈંડા નીચે પડી જતા ક્યારેક બચ્ચા પડીને મરી જતા તો ક્યારેક આખો ને આખો માળો વિખરાય ને નીચે પડી જતો ચકલી બેન કાં તો ચણ વીણવા ગયા હોય અથવા તો ઉપર ઘટામાં હોય એટલે એમને આ વાતની ખબર નહોતી આવું અવારનવાર બનતું એટલે ચકલીએ એકવાર મનમાં વિચાર્યું કે આ વાતનું રહસ્ય શોધી કાઢવું પડશે કોણ આ માળો પાડી નાખે છે કોણ મારા ઈંડા નીચે ફેંકે છે એક દિવસ ચકલીએ માળામાં ચાર ઈંડા મૂક્યા અને એક બાજુ વૃક્ષ ઉપર બેસીને એની ચોકી કરવા લાગી હંમેશની માફક આજે પણ હાથીભાઈ આવ્યા અને પોતાની પીઠ ખંજવાળી અને ઝાડને હચમચાવી મૂક્યું હંમેશ મુજબ માળો અને માળાના ઈંડા બંને જમીન પર પડી ગયા ચકલીને સમજાઈ ગયું કે આ કેવી રીતે બને છે એટલે આ હાથીભાઈ અને કઈ રીતે એમને રોકવા એ તો એ વિચારવા લાગી આ બાજુ ચકલીબેન રોજ ચણ વીણવા જાય પછી નદીએ જાય પાણી પીવે અને રોજ છબછબિયા કરીને નાય અને પછી ચણ વીણીને પોતાના માળામાં પાછા આવે આ નદીનો કિનારો થોડોક સાંકડો હતો ત્યાં થોડી બાજુ બહુ જ ગંદકી હતી ત્યાંનું પાણી બહુ ગંદુ હતું ત્યાં ચણ મળતું તે બાજુ કિનારો ખૂબ જ ચોખ્ખો પણ એક મુશ્કેલી હતી એ બાજુ એક મગર પડી રહેતો ચકલી રોજ મગરને કહેતી મગર ભાઈ થોડા આઘા પડી રહો ને આ ચોખ્ખા કિનારે મારે પાણી પીવું છે ચપછબિયા કરવા છે તમે થોડાક હટી જાઓ એટલે હું કંઈક કરી શકું મગર ભાઈ મગર કે જુઓ ચકલી બેન આવડો મોટો કિનારો છે ત્યાં જાઓ ને હું અહીંયાથી હટવાનો નથી ચકલી વળી આગળ દલીલ કરે હો ત્યાં બહુ ગંદકી છે એવું ગંદુ પાણી હું સી રીતે પીવું હું માંદી ન પડી જાઉં મગર ચકલીની વાત માને તો નહીં ઉલટું દાદાગીરી કરીને કહે હું અહીંથી હટવાનો નથી તારાથી થાય તો કરી લે લો બોલો ચકલી બેન બિચારા મનમાં તો સમસમી જતા પણ આવડા મોટા મગર સામે એનું શું ગજું પણ છતાંય આ મગરને પણ એને પાઠ ભણાવવાનો નક્કી કર્યું ચકલીબેને ફરીથી માળો બાંધ્યો અને એક દિવસ બેસીને વિચાર કર્યો કે આ હાથીભાઈ અને મગરભાઈ બંને મારું જીવવું હરામ કરી નાખે છે મને મુશ્કેલીમાં મૂકે છે મારે આ બંનેનું કંઈક કરવું પડશે એટલે એણે તો બહુ વિચાર્યા પછી એક યુક્તિ સૂજી આવી ચકલીબેનને બીજે દિવસે જેવા હાથીભાઈ રસ્તેથી પસાર થયા ચકલીએ કહ્યું એ હાથી તારે એ ઝાડ સાથે પીઠ કસવી નહીં મારો માળો મારા ઈંડા પડી જાય છે ક્યારેક મારા બચ્ચા પણ મરી જાય છે એટલે હું તમને ચેતવણી આપું છું કે આ રસ્તેથી ચાલવું હોય તો સીધા સીધો ચાલ્યા જજો હાથી ચકલીની બહાદુરી ભરી વાત સાંભળીને હસવા લાગ્યો <laughs> અરે ચકલી તું કોની સાથે વાત કરે છે ખબર છે તું મને આ હાથીને ચેતવણી આપે છે ચકલી કે હા હા હું તમારી સાથે વાત કરું છું અને આ છેલ્લી ચેતવણી છે સમજા મારી બહાદુરીનો પરચો જોવો હોય તો કાલે આ સમયે આવી પહોંચજો હાથી કે અરે ચકલી બેન તમે સાવ આવડા અમથા સાવ નાનકુડા અને મારા જેવા મહાકાય હાથીનું શું બગાડવાના આવી મૂર્ખતા ભરી વાત ન કરો છતાં તમારો આગ્રહ છે તો કાલે જોઈ લઈશું અને પછી તો ત્યાર ત્યાર પછી ચકલીબેન ઉડતા ઉડતા ગયા મગર પાસે ને કહ્યું અરે મગર મારા રસ્તામાંથી હટી જા મગર કે જા જા તારે જ્યાંથી પાણી પીવું હોય ત્યાંથી પાણી પી અને જ્યાં નાવું હોય ત્યાં જા પણ હું અહીંયાથી હટવાનો નથી ચકલી કે જુઓ આજે તમને હું છેલ્લી વાર ચેતવણી આપું છું કાલથી તમારે અહીં પડી રહેવાનું નથી થોડા આગા જઈને પડી રહ્યો મગર કે અરે વાહ ચકલી બેન તમે તો બહુ બહાદુર તમે કોને ચેતવણી આપો છો ખબર છે મને મગરને ચેતવણી આપો છો ચકલી બોલી હા હું તમને ચેતવણી આપું છું તમારે મારી બહાદુરીનો પરચો જોવો હોય તો અહીંયા જ પડી રહેજો હું કાલે આવીશ પછી નક્કી કરજો કે કોણ બહાદુર છે હું કે તમે ચકલીની વાત સાંભળીને મગર તો મોટે મોટેથી હસવા લાગ્યો ચકલીબેન તો ઉડી ગયા અને બીજે દિવસે એક મોટું દોરડું લઈને આવ્યા રોજના ક્રમ પ્રમાણે હાથી આવ્યો ચકલીએ દોરડાનો એક છેડો હાથીને આપ્યો અને કહ્યું લો આ દોરડું હું તમને જ્યારે કહું ત્યારે તમે મને તમારા તરફ ખેંચજો હું દોરડાનો બીજો છેડો લઈને નદી તરફ જાઉં છું એમ કહીને દોરડાનો બીજો છેડો પકડીને ઉડી નદી તરફ અને મગરને કહ્યું એ મગર લે આ દોરડું આ દોરડાને હું કહું ત્યારે ખેંચજે એનો બીજો છેડો મેં મારા માળાના ઝાડ પાસે રાખ્યો છે એ હું ખેંચીશ અને તમારે પણ ખેંચવાનું જોઈએ આપણામાંથી કોણ જીતે છે આ ઝાડ અને નદીની વચ્ચે એક બીજું વિશાળ વૃક્ષ હતું ચકલીબેન એની ટોચ ઉપર જઈને બેસી ગયા અને ત્યાંથી ઝાડ તરફ મોઢું રાખીને બોલા દોરડું ખેંચો હું તમને ખેંચી રહી છું <laughs> આ બાજુ મગર અને આ બાજુ હાથી બંને જોર લગાવીને દોરડું ખેંચવા લાગ્યા ખેંચો તમારામાં જોર નથી ખેંચો તમારામાં જોર નથી આવું સાંભળીને બંને વધુ ને વધુ જોર લગાવવા માંડ્યા પણ જરાય કોઈ ટસથી મસ્ત થાય નહીં ચકલી બેન બંનેને વધારે ને વધારે પાનો ચડાવતા ગયા બંને જણા મનમાં વિચારે આવડી અમથી ચકલી આટલી જોરાવર મગરને થયું કે મારાથી ચકલી ખેંચાતી નથી હાથીને થયું કે એ ચકલી મારાથી ખેંચાતી નથી બંનેને ક્યાંથી ખબર પડે કે કોનું જોર અજમાવી રહ્યા છે આખરે બંને થાકી ગયા ચકલી નદીએ ગઈ અને બોલી બોલો મગરભાઈ થાકી ગયા કેમ દોરડું મોઢામાંથી કાઢીને પડ્યા છો જોયું હવે મને હેરાન કરશો હજી મારી બહાદુરીનો પરચો જોઈએ છે મગર તો ઢીલો ઢપ થઈને બોલો ના બેન હું તો થાકી પાકીને લોથ પોથ થઈ ગયો છું આજથી હું તમારા રસ્તા વચ્ચે નહીં આવું તમે આરામથી ચોખ્ખું પાણી પીજો અને નિરાતે ચપછબિયા કરજો હસતી હસતી ચકલી ગઈ પોતાના માળા તરફ એણે જોયું તો હાથીભાઈ તો દોરડું બાજુએ મૂકીને નીચે બેસી ગયા હતા બોલો આતિભાઈ કેમ નીચે બેસી ગયા કેવું રહ્યું હજુ જોઈએ છે મારી બહાદુરીનો પરચો કોનામાં જોર વધારા છે મારામાં કે તમારામાં હાથીએ પણ કબૂલ્યું ચકલીબેન તમે બહાદુર છો બસ આજથી હું અહીંથી સીધે સીધો પસાર થઈ જઈશ તમને હેરાન નહીં કરું મને માફ કરો ચકલીબેન તમે આ ઝાડ ઉપર નિરાંતે માળો બાંધો અને નિરાંતે ઈંડા મૂકો હા વાહ તમે કંઈક બરાબર કહ્યું હો એમ કહીને ચકલીબેન તો મનમાં અને મનમાં હસવા લાગ્યા એ દિવસથી ચકલીબેનને હાથીભાઈ કે મગરભાઈ હેરાન કરતા નહીં ભાઈ ચકલીબેન તો નિડરતાથી ડર્યા વિના ઈંડા મૂકે લહેરથી એમને સેવે અને બચ્ચાને ચણ લાવીને ખવડાવે તો આવી હતી આ બહાદુર ચકલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો